ના ફંક્શન એ બધું કામ કરે છે એ નું કંઈક કામ કરતા જ હોય હોસ્પિટલ ગયા હોસ્પિટલ ગયા મુકેશભાઈને ડેન્ગ્યુ થયો કોને કમણભાઈનો છોકરો છોકરો હા તો જવું પડે જવું પડે જવું પડે જવું પડે અને હવે ઓછા કેસ થયા છે ને સુરતમાં બહુ નથી થતા ને ખાસ બહુ શંકરભાઈ આ બધા બેહો આ બધા હેલો હસાવો જરા કસવાની વાતો કાઢો ઓહ આપણી શણિયાની શણિયાની વાતો કાઢો બધી જો શું કે છે આમ કે છે જો આમ લાઈનમાં મૂકે બાજુ હા ખરું ખરું બસ તત્વ હસ્યા વગર ખીલે એવું નથી હા જરા એને હસવાનું જોઈએ છે તત્વ કારણ કે એની અવસ્થા છે ને એની અવસ્થા છે એ રડતા ને રડતું જુએ હસતા નસતું જુએ એનો ધંધો એક જ શું કહ્યું એનો ધંધો જેવો ને હા ગમે તમને એ ધંધો લે દાદા ને છેલ્લે છેલ્લે બહુ સારું બહુ ખીલ્યા હતા આવતી રહ્યા બેસ બેસ શું છે બોલ ના ના વાંધો ના તમે બેસો ને તમે બેહો ને હા ત્યાં જતા રહો સામે જુઓ ત્યાં જગ્યા છે ને ભાઈ હરખી રીતે બેહાય તકિયા ઉપર તમે બેહો બરાબર છે બેહો બે બધા હતા બેહાય બસ હા બોલો ચાલો તારો બસ બસ બેસ બેસ તું બેસ ને કશું ખસવાની શી જરૂર છે બસ બોલો શું છે વાત કરો હા મોડું ભારે નહીં જોયું હા હસતું હસતું છોકરાઓ આવો બધા ઓય છોકરાઓ ચાલ હડો બધા ગમત કરવાની હા આપણે બધે એ નહીં પીવા એમનો ટાઈમ બોલ આપણે જે શિવજીની ભક્તિ કરવાની જે કહીએ ને તો એમને આપણે રુદ્રી કરીએ રુદ્રાભિષેક કરીએ તે પૂજા વિધિ કરીએ તો તેનું શું મહત્વ અને કેવી રીતનું એનું મહત્વ એક જ છે એનું મહત્વ એક જ છે કે આપણું આ મંદિર ચોખ્ખું થાય મંદિર શું એ શિવજી એટલે આપણે જ નહીં આપણે જ આપણને રુદ્ર રુદ્ર અભિષેક કરીએ છીએ સમજાયું ને એટલે આપણો રૌદ્ર સ્વભાવ છે ને સૌમ્ય થતો જતો જાય સૌમ્ય સમજી ને રૌદ્ર એટલે બહાર રૌદ્ર હા બહાર છે ને રૌદ્રતા રાખવાની અને અંદર દિલથી સૌમ્ય રહેવાનું કારણ કે બહાર તો નહીં તો આપણને શિકાર કરી જાય એ વાત લોકો એ ફૂંફાળો મારવાનો પણ ડંખવાનું નહીં કોઈને હં શિવજી હા શિવજી એવું શીખવાડે છે ત્યારે નાક કેમ આવું ડબાઈ ગયું હતું આનું પેલી હા આ ડબા અહીંયા ભાગ ડબાઈ ગયો નહીં હે વાગ્યું છે એટલે એટલે કોઈ વજન મૂક્યું હશે મને <laughs> જન્મી તારે સારું સારું કોણ છે દોલતભાઈ કતારગામમાં હા કતારગામ હા હા અચ્છા ઓકે શું એટલે રુદ્ર અભિષેક એટલે આવું છે અને એ શિવજી એટલે એમના શિવજીના દેવ છે ને રક્ષક દેવ બહુ બહુ મોટું ગણ છે એ તો એ મા એમનો રાજીપો ભેરવવા માટે લઘુ ને મહા બે જાતના હોય છે હા લઘુ મહાયજ્ઞ તો બહુ મોટા રાજાઓ કરે ને બધા મોટા મોટા કરે બહુ લાંબુ ચાલે એ તો રુદ્ર એને શું કહે રુદ્ર યજ્ઞ રુદ્ર યજ્ઞ કહે છે ને હવન કહે છે હા લઘુ અને મહા બે હા રુદ્ર અને આ શિવજી છે તે ઋષભદેવ ભગવાનથી એ પૂજા ચાલી આવે છે પણ ઋષભદેવ ભગવાન પોતે શિવ એમના બધું તણે ભેગું છે એક એટલે એક જ તે વખતે ત્રણ જુદા નથી ઋષભદેવ આદા દાદા પહેલાં પહેલાં એમને આદિમ પુરુષ કે આદિમ સંસ્કૃતમાં આદિમ એટલે પહેલાં પહેલાં એકડો એકડો આદિમ એના પરથી આદમ થઈ ગયું આદમ થઈ ગયું એટલે એ આદિમ પુરુષને સમજનારા બધા હોય ને તે સમજતા સમજતે અમે લાગે આ કેટલા મજાના છે કેટલા સરસ છે જો ને આપણા જ છે આપણા જ છે આપણે જ છીએ એવું લાગ્યા કરે એટલે તે વખતે કંઈ શિવ જુદું નહોતું પરંતુ એમનામાં શિવ સ્વરૂપને બધું હતું ભેગું ભૂગવું હતું સમજાયું અને એવું હોય તો જ પીછા પાછળ આવે બધા એમના પછી એ જુદું થાય એટલે બધા તે વખતે બધા ભેગા એક ના એક હોય પણ પોતપોતાની રીતે હોય જેમ આપણે બધા બેઠા હોઈએ અને દરેકને પોતપોતાની રીતે માન્યતાના સમજને પ્રમાણે હોય ને તે એ દરેકને એવું ગ્રુપ બની જાય બધા ખ્યાલ પણ હાજરી હોય ત્યારે બધા એકના એક જ હોય પણ હાજરી ગઈ શું કહ્યું પછી હા અમારે આવે ચાલો હાડો આઝાદ થયા આવું કે બાપ જાય છોકરાઓ બધા આઝાદ થઈ જશે ને બાપ હોય તો બોલાવી કઈ બધા હે પછી આ બાપ હા આ તો બાપ હતા નેમ હતું મારું બોલવાનું નહીં તને હવે તો બરાબર જબરું છે આ બધાને શીખવાડે એવું તરુબેન બીજું આપણે તમે કહ્યું કે એક ઓમ છેલ્લામાં છેલ્લું છેલ્લામાં છેલ્લું એ છે હું ગમે તે સ્વરૂપે હોય આપણે પૂતગલ એટલે કે શરીર એટલે કે આમ જળ તો કે છે પણ એ જળ નથી એ એ મિશ્ર ચેતન છે એમાં ચેતનના લક્ષણો છે એમાં લક્ષણ એટલે કે સંસ્કાર છે ચેતન એ બધું એટલા માટે આ જીવતું દેખાય છે હા પણ એનું આયુષ્ય છે જન્મે છે એ તો માતાના ગર્ભમાં ત્યારથી જ હોય છે પરંતુ અસલ તો જન્મથી જ એનું બધું જન્મથી પછી છેવટ સુધીનું એટલું તૈયાર થઈને જ આવેલું હોય છે બધું એટલે ત્યાં સુધી બધું અખંડ ગમે તેવું શરીર હોય રોગિષ્ઠ ગમે તેવા રોગો હોય ભયંકર પરંતુ ડૉક્ટર બધું કાપ કૂપી બધું ઘણું બધું કરે પરંતુ લાગે કે આ ભાઈ જશે જશે આ જશે જવાના જવાનું જવાનું પણ જ્યાં સુધી ચેતન શરીરમાં છે ચેતનની વિદાય નથી થઈ ત્યાં સુધી સડે નહીં સડે નહીં આ ગેંગ્રીન થાય છે કે છે ને એ ચેતનના ભાગનું જેટલો ભાગમાં ચેતન હોય ને એના પર એટેક થઈ ગયો છે આખો એટલે ત્યાંથી કોહવા મળે છે સમજ્યું આ સુગરને કારણે કહે છે ને એને બધા કંઈ એવું તે જ્યાં શરીરમાં જ્યાં વીક પડ્યું ને ત્યાં એ પેલું જાય જાય જીવડા ક્યાં હોય વીક હોય ત્યારે બધા આપણું અહીંયા ટીબી થાય છે આવું નથી થતું એટલે વીક પડ્યું ને એટલે તરત જ એટલે ત્યાં આગળ એને જીવડા તૈયાર જાય પછી એનું ખાવા લાગે એને એનો ખોરાક ખોરાક નહીં સમજાયું હવે એવું છે ને કે મધપૂડો છે મધપૂડો છે કેટલા ઘર છે અંદર અને એની રચના કેવી છે હમ એક એક ઘરમાં આપણે વીર્ય જેવું હોય છે અને જીવ જ છે નર્યા એટલા બધા જીવ છે એક મધના ટીપામાં એટલા બધા જીવ છે એ કલ્પના નહીં આવે હા અને એના મધના પાડનારા બધા જુદા હોય પાછા બહુ ભયંકર કર્મો બાંધે હિંસા બહુ મોટી જબરજસ્ત થાય એક હામટું આખું ગાર ગામ બારી નાખવાનું હોય ને એવું એક ટીપામાં એવું એવું કંઈક હોય છે બોલો ના એક ટીપા ને એક ટીપામાં એટલું બધું છે આખું ગામ જાણે કે બારી નાખે ને એવું થઈ જાય એટલું એનું બહુ ભારે કરવું આવે એટલે પણ છતાંય આ દવાના પ્રમાણમાં રાખ્યું છે દવામાં એ એ એમને એમના અનુપાન રાખ્યું છે એનું કોઈ જગ્યાએ અમુક અમુક દવાઓ એવી છે કે મધના અનુપાનમાં અનુપમાં એને શું કહે છે આપણે અનુપમાન કહે છે અનુપાન કહે છે ને હા અમુકને દૂધનું અનુપાન હોય અમુકને પાણીનું હોય અમુકને મધનું હોય અમુકને ચાટ એ બધું ચાટાયેલું હોય એ બધું હોય એટલે દવાના સ્વરૂપે તમારે લો એટલે હું મધ નથી આપણો અભિપ્રાય ના હોવો જોઈએ મધમાં ના લેવાય તો સારું પરંતુ બને એ કારણ કે આયુર્વેદની દવાઓ એ પ્રમાણે બધી વિકસી છે અને બધા ઋષિમુનિઓએ વિકસાવી છે ઋષિમુનિ કારણ કે એમને જંગલમાં બધે રહેવાનું બધા બધા સાથે એટલે એમાં પોતાનું શરીર સાચવવાનું ને એમાંથી આ બધી શોધો થયેલી એમની બધા ફ્રૂટ ફર ફરાદી બધું બધી રીતનું બધી અને અનુભવી સંન્યાસી હોય અને એના શિષ્યો હોય શિષ્યો છે કે ચલો હણો હવે ફળ ફૂલ બધા જઈએ આપણે વનમાં જઈએ લઈ આવીએ અને એને કહ્યું હોય કે જો ગમે ત્યાં જશો પરંતુ બહુ રૂપારું ફળ દેખાતું હશે લાવશો પણ તમે જાણતા ના હોય ફળને જ્યાં સુધી તમને પરીક્ષા નથી જ્ઞાન ન લ્યું બધું દર્દ જુદા જુદા ફળોનું ત્યાં સુધી અડશો નહીં એને અજાણ્યા ફળને ના લેવું અજાણી ધરતી પર ના જવું એટલે કે પાણી પાણી નીચેનું કોઈ જાણતા નથી શું છે અંદર જતાં જતાં હાથ દૂર થઈ જાય તમને સમજાયું કે નહીં આવું બધું શીખવા શિક્ષણ આપે વિદ્યામાં આરણ્યકો કહેવાય આરણ્યકો આરણ્યક અરણ્યમાં જંગલમાં ફરનારા ઋષિ મુનિઓ અને એમાં કુદરતે બધું સમજવાનું જાય ને એમાંથી દરેકને કુદરત દેખાઈ હોય બહુ સારી રીતે કુદરતી કુદરતીપણે એના ઉદ્ગારો નીકળ્યા કરે એમને બધા એના પછી ઉપનિષદ થયું શું ઉપનિષદ એટલે પાછળના લોકો માટે આ એમના દરેકના અનુભવના વચનો મૂકાયા દરેક ઋષિને જુદું જુદું હોય શું ચંદુભાઈ બધાને એટલે એનું નીકળ્યું તો એનું એક એનું ઉપનિષદ એવું મતલબ ઘણા છે પણ મુખ્ય અમુક જ છે અને આરણ્યકો તો પોતે અરણ્યમાં ફરે અને જાત જાતના અનુભવ થાય બધાને લાભ આપે એ વેદાંત પછીના હમ એની આગળના વેદાંત પછી આરણ્યક અને પછી આયા ઉપનિષદો ઉદ્ગારો એમને અનુભવ થયા ને ઉદ્ગાર નીકળી જાય ઉદ્ગારથી ઓમ સમ ઓમ ઓમ છે ને આમ આખા બધા જ ધર્મોમાં ઓમનું સ્વરૂપ તો છે જ આ ભારતના બધા ધર્મોમાં છે આપણે પરંતુ એની લિપિ જે છે ને લિપિ પ્રમાણે આવે છે બીજું કશું જ નથી હવે જૈન જૈન છે ધર્મ એમાં ઓમ આવે છે તેમાં પણ તમે જોજો ઓમનું આ ચિત્રામણ કરે છે તમે આ પેલા બહેનો છે ને અક્ષર બધા મૂકીને અને આમ આમ આમ આમ આમ કરે છે ને ફટને આવી જાય છે ઓમ આ પાંચ જે છે તે નમસ્કાર સમજાયું ને અરિહંતનો સિદ્ધો સિદ્ધ છે એવું એનું એક એક અક્ષર ખરો ને ઓમ થઈ જાય છે હા એ તો બરાબર છે એ પછી બધાએ સમજાવવા માટે છે ઓમ અને મને હાથમાં જ આપી દેજે હું લઈ લઈશ હા ના ના ના આ તો આપણું આ કેબલ હે પછી તો છેલ્લે છેલ્લે જોજે તને સમજણ પાડું હા જો તને કર પાડું અને મને આ એટલું જ હાથમાં પકડીશું તું લઈ લે જા હા નાખું લે ને તું તું કહે તો નાખું લે કેટલી નાખું ઓ ભાઈ તો એમ કે હે જા હા હા ઓળખી ઓળખી એટલે ઓમ તો બધામાં છે આપણા સરદારજી આમાં કેવા છે ઓમનું એ બધું બધા પ્રકારનું અને આપણે ગમે તે ભાષા જોજો તમે ઓમનું સ્વરૂપ તો બધે જ હોય છે આ ઇસ્લામમાં એ ખરું ને ઇસ્લામમાં પેલું કરે છે ને એ ઓમનું જ ટૂંકાનું સ્વરૂપ છે એનું ઉર્દુમાં ને એમાં ઓમ બહુ મુખ્ય વસ્તુ છે એ ઈશ્વરનું સૂચક છે ઈશ્વરનું પરમેશ્વરપણાનું સૂચક છે ઓમ ઓમ એ એ હે એક જ એક જ એક જ સરવારે જવું છે છેલ્લે છેલ્લું સ્ટેશન જવું છે બસ શું કહ્યું અને આપણું આપણું છેલ્લું સ્ટેશન જુદું એ તો છે જ ને એના માટે જ માથાકૂટ કરે છે બધા કેટલી માથાકૂટ ઊંધે માથે લટકાય નીચે ધૂણી કરે કાંટાની પથારી હોઈ જાય શું શું ના કરે બહુ મથે બધે મથામણ કરે દાદાએ શું કહ્યું જેને શરીર ભારે છે પણ પોતે હલકા હલકો ફૂલ થઈ ગયો એટલે એનું હું હલકા ફૂલ થઈ ગયું ને કશું વજન જ નથી ઊને કશું વજન જ નથી પણ આ વજનવાળું ઊન બધાને હેરાન કરે છે હું તો વેટલેસ છે એ સાચું હું કઈ રીતે થઈ ગયા છે ને શું બોલે આવું કરી છે ને ખાઈ ગયેલા છે એ આપણું હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા છેલ્લામાં છેલ્લું પદ છે હમ એ જ પરમાત્મા છે એ જ સિદ્ધ ભગવાન બધું એ જ છે સિદ્ધત્વ એને જ કહેવાય છે શુદ્ધ આત્મા પણ સિદ્ધાર્થ સિદ્ધ ભગવંતોને શુદ્ધાત્મા કહેતા નથી આપણે અહીં તે કારણ કે સિદ્ધ થઈ ગયા છે એટલે સિદ્ધ આત્મા બોલીએ છીએ આપણે સિદ્ધ આત્મા એટલે ભગવાને ક્લાસિફિકેશન માણસોને બે જ બે બાજુ કરી નાખ્યું કે સંસારી અને સિદ્ધ શું કહ્યું અને સંસારીના બે ભાગ એટલા પાડ્યા કે આ ઘરવાળા અને પેલા ઘર વગર ઘર એટલે જુદા ઘરવાળા એમના જુદું પોતાનું ઘર એકલા જો સાધ્વીઓ થયું હોય તો એનું જુદું સાધુઓ થયા તો એમનું જુદું એમને ઘર તો જોઈએ ને રહેવા તો કંઈ જાય શરીર ક્યાં જાય પહેલાં તો બધા પડી રહેતા બધા બહાર અને બહુ સારી રીતે શરીરને બહુ જ બધી રીતે તૈયાર કરે આપણે ઘણી વખત કોઈ શાસ્ત્રોને બધું વાંચ્યું હોય ને કોઈ પિક્ચર બધું જોઈએ ને કે કોઈ ફૂફાળમાં આંખો નાખે બહાર નાખે એવું ખબર છે પણ પેલું આ ટીવીને હવે બધા બધા જુદી જાતનું કામ નાખે ગોરે એવું થતું નથી કંઈ એક જાતનું શરીરમાંથી જ બધું એટલું બધું નીકળે શરીર તો આ તો આ તો બધો ભંડાર છે નર્યો પાર વગર જેટલી વિદ્યાઓ આમાંથી ખેલે ખેલવી શકે એટલે બેસા બેતાલીસ બ્યાસી લાખ વિદ્યાઓ છે ત્યાં ઋષભદેવ ભગવાન એ બધા તીર્થંકરોને ખોલે પછી એના પછીની આવી ચક્રવર્તી રાજા સાહેબ દુનિયાના હા બધા ખંડના અને એના પછી આવે તો વાસુદેવ ભગવાન નારાયણ સ્વરૂપ પણ એ બે વાંચી ગયેલી હોય એટલે પહેલાં પ્રતિ વાસુદેવ એટલે બળિયા હોય અને બળિયાને બધા પર જબરાઈ બહુ કરે ને અને બિચારા નબળા લોકોને બહુ દબા દબાઈ દે બરાબર દે જીવવા ના દે જીવવું એ રીતે તારે પેલા સાહેબ એમના હામાવારી આવે આવે એટલે પછી બે ચાલે તમારું શું હરિ કહેવાય એ આયા એમને હરિ કહેવાય અને હર એટલે આ જબરા જબરા હર હર એટલે હરિહર હરિહર ભેગા થયા તો ચાલે બરોબર છે બધાને સરસ પીવડાવી દે ચા વાતો કરવી કરજો બધા હા નિરાતે વાતો કરો ખૂબ હા હા ચાલશે ચાલશે એને ચાલશે નહીં પાર વગરનું છે પણ એક જ જવાબ આવી ગયો બધું આવી ગયો ગણિત પૂરું હવે આપણું મોડેલું ગણિત છે એ એ પૂરું થઈ જવું જોઈએ મોડેલી કરવું મળેલી કરવું ચકૈડું ચકૈડું હા મંડાન કર્યું બધું એના તત્વમાંથી જ મંડાણ થાય છે તત્વમાંથી બહાર નીકળી ગયું ફરે પછી ફર્યા કરે ફર્યા કરે અને જ્ઞાની પુરુષ મળે એને સંસારને તોડી નાખે છે એટલે પછી એ ફરવાનું એનું એ થઈ જાય તૂટી ગયું એટલે પછી ત્યાં એક બ્રેક થઈ ગયું ત્યાંથી સંસાર બંધ થઈ ગયો એટલે બાકી રહ્યું એટલું પૂરું કરી નાખો અને ઉપર બારના ટકોરે ક્રિસમસ આવે ને રાતે બારે બધા ધમાધમ કરે છે ને એવું થઈ જાય એવું પછી આ લોકો છે દેવો દૂંદુ પીના નાદો થયા ને આમને આવું કે સમજો એ દેવો બહુ બહુ ઉલ્લાસમાં આવી જાય તે વખતે કોઈ એક જ જણ એ કેવળ જ્ઞાન જોવે બહુ ઓહો અહીંયા મૃત્યુ લોક છે ને ત્યાં આવા કારણ કે તે વખતે સુખના સ્પંદનો બધે પહોંચી જાય છેક નીચામાં નીચા નરકમાં પહોંચે એમને સુખનું વર્તાવ થાય છેલ્લા છેલ્લા એટલું બાકી ત્યાં જઈ શકે જ નહીં કોઈ પણ આમનું આ એક આપણે મૃત્યુલોકમાં એક જ અને તીર્થંકર ભગવંતે તો બધા એકદમ જન્મથી ત્યાંથી મળીને એટલા પૂરતું હોય થોડો સમય હોય બધે પહોંચી જાય એ એ મનુષ્યનું આવું આટલી બધી ક્ષમતા છે આટલી ક્ષમતા ખીલી શકે છે હમ આપણે આટલું મજાનો ખજાનો લઈને બેઠા છીએ તો એ જાણે કે <laughs> કેટલો ખજાનો કંઈ હે પાર વગરનો દાદા જોયા ને દાદા જો કોઈ એને એમની વિતરાગતા હલાવે ને જો બિફરે ને હજુ નહીં કોઈને ઊભું રહે કોઈને એમને ડરાવવા હોય કશું નહીં પણ એમ શક્તિઓ બધી એ શક્તિઓ એવી બધી હોય છે બહુ હાય આ દેવી છે આજની આ કાળની દેવી છે

એનું આ વિશ્વ જો મન શ્રીમદ રાજચંદ્રજીનું બહુ સુંદર છે મન અને તેને લઈને આ બધું છે આવું એક વચન છે અને ત્યાંથી સૌભાગ્ય સૌભાગ્યભાઈ પૂછે લઘુરાજ સ્વામી પૂછે મન અને બધું આનો વિસ્તાર સમજાવો ને પ્રભુ ત્યારે સમજાવે કે બીજો અમે ચાર વસ્તુ કહી મન તો કયું અને મન એને લીધે એને લીધે કહ્યું એટલે બીજી વસ્તુ થઈ વસ્તુ છે પણ એને લીધે હોવું જોઈએ ને બીજું નહીં તો તો સમજાય ને આ શું છે બધું આ એટલે એ વસ્તુ થઈ અને બધું આવું આવ્યું છે અવચાર વસ્તુ એટલે મન જ મુખ્ય મન જ આ સંસારમાં ભટકવાનું કારણ છે હા મન મન આ મનને લઈને આ બધું છે મનને લઈને આ બધું છે એટલે જુદું જુદું પડે ને મન અને અને લઈને બીજું આ અને બધી વસ્તુ છે એમ કે છે એટલે એને વિસ્તારથી સમજાવે છે કેવી રીતે કે મનનું કેવી રીતે છે બધું સમજ વિસ્તાર અને મન એ સંસારમાં રજરવાનું કારણ કે ત્યાંથી જ ઉદ્ભવે છે બધું ગણી રાખવું જીરોમાંથી એ બધું સર્જે કરી તે આખું ચકેડું પૂરું કરવું પડે તમારે હમ કાંટો ખસ્યો એટલે પેલો પહેલો મનુષ્ય થયો હમ જેને આપણે બહુ આદિ માનવ કહીએ ને એવું હોય ને પહેલો ખસ્યો હોય તારે મનુષ્યમાં આવ્યો કહેવાય એને સિદ્ધિ થઈ કહેવાય સારી પણ પછી ફટ આમાં આગળ વધતો વધતો આવે એ તો બહુ શરૂઆતનો બહુ બહુ કાચો લગભગ આપણે આફ્રિકાનું મૂળ કહે છે અથવા તો ચિમ્પાન્જીને બધું કહે છે ને એવો જ એટલે એને એ મનુષ્ય સ્તરમાં આવતાની સાથે જ એ ધીમે રહી અને પાછો આમ ટટા ઊભો થશે એટલે આગળના પગ હાથ બની જાય છે એના શું થાય છે અને પાછળના પગમાં તો જોર હોય જ છે તમે જોજો પ્રાણીઓમાં ખરું જોર પાછળનું છે એ દાંટા અને અને આગળનું હાથ જેવું જ કામ કરે આમ કામ કરે આવું જોજો તમે આ હરણો જુઓ આ જુઓ તે જુઓ બધું ખરું હાઇન્ડ લેક કહે છે પાછળમાં બહુ જોર હોય એમાં લેગ્સ હાઇન્ડ એટલે પાછળના આ કે છે આ લોકો એ તો આ આ બુદ્ધિવાળાઓ બધા એ તો અનુમાનો કરે છે હકીકત ના હોય એમની પાસે એ આવે પણ શરૂઆતના મનુષ્ય એટલે એવું હોય એ ઋષભ દેવદા હતા તો એવા જ હતા શરૂઆતના જ હતા એ અહીંયા હતા મનુષ્યો પછી હું તમને સમજાવું ચા પી લઉં પછી એટલે મને ટેસ આવે થોડો હા હા લઈ લે લાંબુ વહેર છે કે કોઈ લાંબુ વહેર છે જ ને ઊભું થવાય એવું ઊભું થવાય એવું છે હે અહીંયા મૂક અહીંયા મૂક દીશે તો થવાશે કરીએ કરીએ આપણે પછી આપણે આવો હા બધી વાતો કરીએ આપણે જુઓ હા નીકળી હા ના કહીએ અહીંયા છે જોડે જોડે એ સેવામાં છે સેવા ક્યારે પતતી નથી માણસ છે તો માણસ છે તો એ વાત સાચી છે સાચી છે માણસે કોમમાં લાગવું જ પડે અરે આ નિખિલભાઈ એમ ને ખબર છે ને વખત મળ્યો તો ને એવું <laughs> એવું આવો બે જા ત્યાં નિખિલભાઈ બધા આવી ગયા નિખિલ બેસો ના તમે ઉભા રહો ત્યાં જગ્યા છે ને થઈ બેસાય એવું છે કે ઉપર બેસને ભાઈ બેસને હવે બેહાશે વાંધો નહીં ને ખોટું નથી સારું એનાથી પ્રેક્ટિસ પડે સારી આ એક યોગનું આસન છે એક જાતનું ના પણ યોગનું આસન છે આ આ બેઠકો બધું દરેક ધર્મમાં જુદા જુદા હોય થાય જ એ તો આ પદ્માસન એ છેલ્લામાં છેલ્લું આસન કહેવાય એને આખા શરીરને અહીંથી તો અહીંથી બધાને અસર પદ્માસન અમે તો કલાક કલાક દોઢ કલાક બે બહુ બેઠા પુષ્કર બેઠા પણ હવે આ અહીંયા થયું ને એટલે તકલીફ તો એ પાછું થાય ખરું પણ અડધું કરી દઈએ જો આ પગ પેલો ઉઠાઈને તરફ ડીચ ઉઠાય ઉઠાય મૂકી દે પછી બીજું એની ઉપર નાખે તમે તો વાત તમે બધા મુનિ સંન્યાસી પાક્કા છો તમે તમે છો તમારા થઈ ગયા આપણા હે થાય થાય થાય બધા ના નથી કરવી નથી કરવું વાદે વાદે જે તો છોડાવવું પડશે પાછું હે બહુ અમે દાદાની હાજરીમાં પુષ્કળ એટલે હવે શું સમજવું છે કહો બ્રહ્માંડ સમજવું છે કે પૃથ્વી સમજવી છે કે માણસને સમજવું છે કહો મને માણસને એમ માણસને સમજીશ તો પૃથ્વી સમજાઈ જશે અને બ્રહ્માંડે સમજાઈ જશે તો સમજ તો પછી સમજાવ હા તું માણસ છું હું માણસ છું ચાલ સમજાય દો હા ચાલો ચંદુભાઈ અમને છોટા કરો થોડા અને એને ઊભું કરી દો આમ ત્યાં જ રાખો આમ ઊભું કરી દે અહીંયા હમ કરી દે અહીંયા ઊભું આમ બસ એમ જો હા કેવું દાયું છે ખરા અરે પરમાત્મા પરમાત્મા જુઓ અલ્યા બધા ધ્યાન આપજો તું આવતી રે ચલ ચલ જઈશ તારો પાઠ જતો રહેશે પાછો મૂકી દે ગમે ત્યાં હે મોટું લેસન આવે છે આ આની કઈ જરૂર છે હવે આટલા મળવાની છે જરૂર હાર હાર ચાલો હાલો જુઓ આ માણસ છે ને બ્રહ્માંડનું નાનું રૂપ છે એ માણસના આકાર ઉપરથી બ્રહ્માંડનો આકાર સમજાય આપણને અને છે જ હકીકત એવું છે આખું હમ અને પૃથ્વીનો આકાર જુદી જાતનો છે પૃથ્વીનો આકાર દૂટી છે ને તે ચોરસ છે કોઈને કંઈ ગમે તેમ પણ જુઓ ગોળ છે જન્મવાનું સ્થાન <laughs> હા હા એટલે આપણે અજન્મમાં જન્મ થયો એટલે હવે આપણે જન્મમાં એવી રીતે કે પછી ફરતી ના જવું પડે ડ્યુટીથી ખરાબ બધું થઈ ગયું સમજ્યા બહુ સમજો એટલે માણસનો આકાર તું બેસ અહીંયા આવે બેસ ત્યાં ત્યાં જો આમાં આમ ઊભા છીએ અમે આવી રીતે આ બ્રહ્માંડનો આકાર છે એને પુરુષ આકાર કહે છે શું કહ્યું અને એનું સંસ્થાન છે એટલે અહીંથી તે ત્યાં સુધીનું આખું આમ સંસ્થાન આ પ્રકારનું છે સંસ્થાન એટલે આખો એનો વિસ્તાર અને એ પ્રકારે સંસ્થાન શબ્દ શાસ્ત્રીય છે તમને અત્યારે ના સમજાય સંસ્થાન કહે છે શું પુરુષ સંસ્થાન એ બધી સંજ્ઞા ભાષા છે આ બધી તો આખું એ બ્રહ્માંડનું સ્વરૂપ આવું છે અને આપણે માણસ એની મિની આવૃત્તિ છે બહુ સમજાયું ને એવું હવે આ જે છે નાભી એ આપણો મૃત્યુલોક છે નાભી એટલે આવી રીતે નહીં પરંતુ જે પુરુષાકાર છે બધા થ્રી ડાયમેન્શન અને બધું જ સાથી રીતે બધા ડાયમેન્શનથી એટલો મોટો પુરુષનો આકાર એટલે વાસ્તુમાં જે આવે છે કાળ પુરુષ એને આ જ સમજાયો છે પણ એ આપણે આપણા અહીંયા આગળ આ પ્રમાણમાં આપણે ઘરોનામાં તેમાં એવી રીતે સમજાવ્યું છે એને જગ્યાઓને બધા એમાં એ બધું નથી પણ ખાસ તો બેઝિકલી આ જ છે પુરુષ પુરુષ સમજાયું કે તું તું પુરુષ છું શું કહું છું તું કોણ છું હં તને નથી લાગતું હું એટલું બધું શું બધું હું કહું છું કે સમજ ને જ્ઞાનમાં બેઠી છે લીધી છે ને સારું સારું વાંધો નહીં એટલે હું શુદ્ધાત્મા છીએ એ પુરુષ છે ને એ એ પુરુષ આપણું એ પુરુષ સ્વભાવ પ્રાપ્ત થયો આપણને સ્ત્રીનો દેહ છે પણ પુરુષ સ્વભાવ પ્રાપ્ત એમ એટલા માટે તમે પુરુષાર્થ કરી શકો સ્ત્રીઓ પુરુષાર્થ ના કરી શકે એવું છે જ નહીં કોને કહ્યું નહીં બંને કરી શકે છે પણ બંનેના પોતપોતાના પૂતગલ પ્રમાણે હોય છે એ વસ્તુ સમજાયું એનો વાત અને એનો કંઈ ભેદ નથી હોતો બંને સરખા થઈ શકે છે એટલે આવી રીતે આ બ્રહ્માંડનો આકાર છે આ નાભી છે આપણે મૃત્યુલોક એટલે મધ્યલોક કહીએ છીએ એ આમ છે પણ આમ પટ્ટો પહેરીએ ને એવું આખું એ બહુ મોટું ગોળાકાર છે આખું એ મધ્યલોક અને મધ્યલોકમાં આપણું આ વિશ્વ હોય છે અને એ વિશ્વમાં સેન્ટ વચમાં એક પટ્ટો હોય છે તે બહુ મધ્ય હોય છે મધ્યકાળ હંમેશા કાયમનો એમાં એક જ ટાઈપનું કારચક્ર કામ કરે હોય તેવું વખતે આ બધું આમ તમને ખાલી હું વર્ણન કરું છું સમજાવવું બહુ મુશ્કેલ છે હમ શાસ્ત્રોમાં ચિત્રીને બતાવે તોય નહીં સમજી શકાય અનુભવથી બધું અમે અનુભવથી સમજી શકીએ આમ બધું આમ હોય તો મહાવિદ્ય ક્ષેત્રને આ બધું પણ આપણે પછી કલ્પનાઓ થોડી રાખે બધાને શું કંઈ આગળ જવાનું જ છે અહીંથી અહીં પોતાનું કેન્દ્ર એટલે પોતે શુદ્ધાત્મા થયા પછી આગળ બાગળ કંઈ જવાની જરૂર નથી બધું સમજાઈ જશે એની મેં સમજાયું હા તો એ પટ્ટો છે આખો વિશાળ એ મૃત્યુલોકને બધા એમાં બધા પૃથ્વીઓ છે પંદર પ્રકારની પૃથ્વીઓ છે કેટલી એ પત્તો વચમાં છે મોટો પૂર્વ પશ્ચિમ આખો મોટો પટ્ટો હમ એના પાસે બે ભાગ સેન્ટ્રલથી લાઈનથી હોય પૂર્વનો ભાગ હોય પશ્ચિમનો હોય પછી બધા અને બાકીનામાં છે તે ઉપરના ભાગમાં પાંચ વિશ્વો છે દુનિયાઓ છે અને નીચેના ભાગમાં પેલા પટ્ટાથી પાંચ દુનિયાઓ છે એ પાંચ પાંચ દસ અને વચ્ચેમાં પાંચ છે પંદર તે વચ્ચેના પાંચમાં છે તે કાયમનો દ્વાપર યુગ હોય છે એનું લોકેશન જ એવું છે કે કારચક્ર એક જ હોય એમાં કોન્સ્ટન્ટ એ નહીં સમજી શકો તમે કારણ કે બહુ ઝીણું ગણિત છે અને એમાં તો આ લોકો એસ્ટ્રોનોમીના બધું સમજવા જાય છે પણ બધું શું એ સમજાયું નથી પરંતુ હકીકત છે એ અને અહીંયા આગળ એ એનું જોગ્રાફી જેવી છે એ દુનિયાઓની કે ત્યાં આગળ કારચક્ર ફેરફાર થાય છે યુગો બદલાય છે યુગો સમજાય છે હમ અને ત્યાં આગળ એક સરખું ઓલ થ્રુ તમારે એટલે ત્યાં આગળ તીર્થંકર સર્વજ્ઞ પુરુષો તીર્થંકર ભગવંતો હંમેશા થયા જ કરે છે શું કહ્યું હંમેશા થયા કરે છે હા એ જ એ જ એ જ મહાવીર ત્યાં થયા કરે છે એટલે કે પાંચ દુનિયાઓ કહી ને તો દરેકમાં બે ભાગ પડી ગયા હોય એટલે ચાર ચાર તીર્થંકર હોય છે પૂર્વ મહાવિદેહ પશ્ચિમ મહાવિદેહ એમ કે એવી રીતે બધું હોય છે તરીકે સમજે એટલે પાંચ ચકુ વીસ એટલે વીસ કાયમના હોય છે કોઈ દિવસે ઓગણીસ ના થાય કે એકવીસ ના થાય સમજ્યું એ કાંઈ એમના પણ આ બે દુનિયાઓમાં છે પાંચ ને પાંચ ઉપર ત્યારે એવો કોઈ વખતે ક્યારેક પણ એક ઉત્કૃષ્ટ કરાર આવે છે કે આખા એ બધા મધ્યલોકમાં જો મેક્ઝિમમ એટ અ ટાઈમ તીર્થંકર થઈને જો સિદ્ધમાં એક સાથે જવાના હોય એક જ સમયે એકસો ને સિત્તેર થાય છે એવું એક ગણિત છે એક કોઈક જ વખત બને છે આ એટલે પેલા વીસ તો કોન્સ્ટન્ટ છે અને બાકીના હા બહુ કોક કોક બની જાય એવો વખત આવી જાય એ બધા બધે આ દસે બધા પંદરેમાંથી થઈને એકદમ અથવા તો ઓછામાં ઓછા અમુક તો છે જ એના એ જે શાસ્ત્રના બધા લખેલું છે એટલે આ મધ્યલોક છે અને મધ્યલોકમાં જે તીર્થંકર ભગવંત છે એ તીર્થંકર ભગવંત આખા બ્રહ્માંડનું એક કેન્દ્ર છે છે મનુષ્ય આકારે છતાંય કેન્દ્ર છે એટલે જે નાભી કહીને ખરું ત્યાં આગળ છે નાભી અને ત્યાંથી એમની પ્રથમ દેશનાનો એક ઉચ્ચાર નીકળે એ પ્રણવ મંત્ર છે શું કહ્યું અને ઓમને પ્રણવ મંત્ર કહ્યું ઓમને એટલે પરમાત્માના વાણીનું પહેલું સ્પંદન અને બધાને સાંભળી શક બધાને સંભળાય એવી ટાઈપનું એને પ્રણવ કહ્યું આદિ ઓલ પહેલાં પહેલું સમજ્યું એટલે સર્વજ્ઞ ભગવંતો જ એમના તીર્થંકરોમાંથી જ હોય છે એ હોય તારે એ પ્રમાણે હોય પરંતુ પછી વ્યવહારમાં આ પ્રમાણે આવું બધું આવી જાય છે આપણે ઓમ એટલે ઘણા ઓમ ચિત્રે છે અને ધ્યાન એના પર કરે છે ને કેન્દ્ર બધું ધ્યાન એટલું ઓમ અને એનાથી શું થાય છે કે એકાગ્રતા આવે છે બધાને એકાગ્રતા એટલે એ આગળ આવી આ મધ્યલોકને સમજવા માટે આપણે સમજીએ કે શું છે આપ કે આ દસ પૃથ્વીઓમાં છે તે એમાં એમાં વધારે સમજવાનું હોય મહાવીર તીર્થમાં તો એ કર્મના પ્રકારો એવા હોય કે ત્યાં આગળ એવા પ્રકાર થાય તો ત્યાં જાય ત્યાં પણ ચોર હોય છે સાહુકાર હોય છે બધું જ હોય છે જેવું આપણે અહીંયા છે બધા સંબંધો બધા જ હોય પણ એ પ્રકારના કર્મોવાળા ત્યાં જાય શું એવું જાય એટલે એમાં મન વચન એકતા હંમેશા રહ્યા કરે છે ત્યાં આગળ ગમે તે હોય અને એ લોકો એકદમ અઠંગ ચોર પણ હોય તો કે હું અહીંયા આગળ આગળ અહીંયા ચોરી કરવા એ પ્રમાણે કરે જ એમ એવું કશું જ નહીં એમાં વિકલ્પ કશો ના આવે એ લોકોને એવું એવું પ્રકારનું હોય છે એટલે આજે આપણને આજ્ઞાધર્મથી આપણે જીવન જાય ને એ પ્રકાર તૈયાર થાય છે આપણામાં શું કહ્યું અંદર તૈયાર થયા કરે છે આપણે કંઈ એમાં વિસ્તારમાં ને કે સમજવામાં પડવાની જરૂર નથી મનથી વાણીથી કાયાથી એવા મન પણ તૈયાર થાય છે અને મન થાય જેની જોડે સ્પંદન હોય જ એનું એટલે એની વાણીને બધો ઉચ્ચાર હોય છે અને એની જોડે હોય એટલે જન્મ પામવા માટે સ્થૂળતા એટલે બીજા બધા પરમાણુ ગ્રહણ થતાં જ જતા આપણે આપણે આજ્ઞાધર્મમાં એટલે આપણો નિશ્ચય નિર્ણય બરાબર આજ્ઞાધર્મથી જીવવું છે કરુભાઈ તારે જે રીતે હોય તે તું જાણે હું તો આજ્ઞાધર્મથી જીવનાર બસ તારું જે થવું તું જાણે પણ હું મારું હું જાણું ને કે તને ઓળખું નહીં તને હારી તું ઓળખું તને ના એટલે આપણે બધા એ માટે આ તો દાખલો કહીએ છીએ હમ આવી વાત છે એક નિર્ણય નિશ્ચયથી બસ એટલે એમાં મધ્યલોકમાં આપણે સર્કલ કરીએ એમાં કેન્દ્ર હોય અને કેન્દ્રમાંથી ઉપરથી નીચે બે અડધિયા આમ આપણે એને દોરીને કરીએ અને પણ મૂકી દે હા એટલે કાળધિયું અને કાળધિયું આ અળધિયું ઉપરનું છે તે ઉત્કૃષ્ટ સતયુગનો સુખનો ભાગ કેવળ સુખ જ હોય છે ત્યાં દુઃખ હોતું જ નથી અને આ અળધિયામાં અત્યારે છીએ આપણે આ સુખ બધું સુખ ઓછું થતું થતું અને ઓછો જેટલો ભાગ થયો એ જગ્યા દુઃખે લઈ લીધી એવું તે અહીંયા ગ્રામ ચાલ્યા જ કરે સળદીઓ અને આપણે એને ભાગ પાડીએ કે વેદાંતમાં સતયુગ કયો ત્રેતાયુગ કયો દ્વાપરયુગ કયો અને કળિયુગ કયો છેલ્લો એટલે અહીંયા સતયુગ અને અહીંયા ગોર કરયુગ એટલે કે બિલકુલ ડાર્ક પીચ ડાર્ક એકદમ ગંધારું એટલે અહીંયા આગળ બપોરના બાર વાગ્યા હોય તારે અહીંયા આગળ રાતના બાર વાગ્યા હોય આ હાલત થાય એ તો આપણી ગણતરીની વાત કરું છું આ તો બ્રહ્માંડી દિવસ છે આખો એના બાર કડા એટલે એમાં આ જૈનોમાં સતયુગને આખો અખંડ કયો એમાં અને આપણે ત્રેતાયુગને એ બેને અખંડ કયા તે સતયુગનો અડધો પૂરો થાય ત્યારે અહીંયા આગળ દસ કલ્પવૃક્ષો હોય છે એ કલ્પવૃક્ષ જીવો જ છે પણ એ વૃક્ષ એવા ઉચ્ચ પ્રકારના વૃક્ષો હોય છે કે જેને કહીએ ને કે કામધેનું કામધેનું જે ઈચ્છો બધું આપી દે છે એવું એ કલ્પવૃક્ષનું છે તે વખતે એટલે મનુષ્યો ત્યાં આગળ શરૂ એ થાય અહીંયા આગળ જ્યારે પહેલાં આવે અહીંયાનું બધું આ દુઃખ ઓછું તેને સુખ વધતું જાય અને મનુષ્યમાં પછી સુખ એટલું બધું વધી જાય એટલે બધો બહુ બહુ યાદીપણું થઈ જાય નર્યું ત્યાં ત્યારે યાદીમાં બધું મનુષ્ય પણ જતું રહે પાછા જાય તો પાછા ફરતી થાય થાય ત્યારે એમને પાછું આ ચક્કરનું જીવન જીવવા માટે આદિ પુરુષ તૈયાર થઈ જાય છે અહીંયા આગળ અહીંયા તૈયાર થાય એમને આખું જીવાડે અહીંયા તૈયાર થશે આપણે દાદા ભગવાન આવવાના છે દાદા ભગવાન એટલે કે અહીંથી આટલે આવે તારે સમજાય અને અહીંથી આટલે આપણે છીએ અત્યારે એટલે છ વાગ્યા છે અને સૂર્યનારાયણ આત્મ્યા છે પણ ત્યાર પછી હજુ અજવાળું છે થોડુંક હં એટલું છે સવારે બહુ વખરું થાય ને બધું એવું ટાઈપ તે છે હજુ એટલું એટલે એટલા ટાઈમમાં તો હજુ બીજા હજાર બે હજાર વર્ષ નીકળી જશે તો આપણે ફાઈ ગયા કે નહીં હે હો દોઢે વર્ષ જીવવાનું એટલું તમારે તો બે તો હશે જો <laughs> શ્રીમદજી શું કહે છે કે બહેણા વરહનું આયુષ હોય અને બુઢાપો આવવાનો ના હોય જવાની કાયમની હોય અને દુઃખ આપવાનું ના સુખ જ હોય તો આપણે પછી શું મોક્ષને કરવો પડી રહ્યો અહીંયા નિરાતે મજા કરો પણ એવું સાંભળ્યું નથી કોઈએ કહું થાય આ સંજોગ એટલે આ વિચારક પુરુષો કેવી રીતે વિચારે છે બધી તિતિક્ષા કેવી કરી રહ્યા છે પોતે પોતાના સંબંધ જીવનો સંબંધી કે આપણે માણસ છીએ તો આપણે કેમનું જીવવું શું તિતિક્ષા એમની વિચાર વિચાર શ્રેણી ખીલી છે એમની શું એ મન ખીલેલું કહેવાય બધું અને ઋષિમુનિઓ જે મનને ધ્યાન કરે છે ને બધું કરે છે ને એને ખીલવવા માટે એ આઠ કમળની પાંખડીવાળું હોય છે આમ બીડેલું કે પછી ખીલે તે આપણે તો ખીલી ગયેલું બધું મજાનું હા બહુ સારી રીતે ખીલી ગયેલું આઠ આમ સમજ્યા ને એટલે કે કમળ એવું નહીં પણ એમ કે એ પ્રમાણે એટલે હૃદય છે એને બહુ નિજક બહુ નિકટમાં છે મન આમ તો ડૉક્ટરો શું કે કોઈ મનુષ્યના હાથમાં આવે એવું નથી એને કોઈ સમજી પણ ના શકે યોગ્ય કહે છે કે અમે આ ખીલી છે વસ્તુ જુદી છે એમાં તો એક શરીરની એક વૃદ્ધિઓ ખુલ્લી થાય છે બીજું કશું નથી શું મન હાથમાં આવ્યું જ નથી શું કહ્યું કોઈ પણ વસ્તુ આપણે હાથમાં લેવી હોય તેને કંઈક એને એને બરાબર કશાકમાં લઈએ વાસણમાં મૂકીએ કશાકમાં કંઈ બધું કરીએ તો ખરા કે નહીં પાણી હોય તો ગળામાં નાખી દઈએ નહીં તો પાણી હાથમાં આવ્યું તો નથી કોઈનામાં કોઈના હાથમાં આવે એવું છે હા પણ ગળા ગળાના હાથમાં તો આવે કે ના આવે હં ચેક એને બાંધવું પડે નહીં તો આમ જોવા તો કશું ના જ આપણે કપડાંથી કરવા જોઈએ તો ગરી જાય ના જાય એવું કંઈ એવું છે તો મન એક વસ્તુ છે તો એને સામા સામા તમે એને સાંજો કે તમને લાગે ચલો હાથમાં આવી ગયું તો એ બીજા કશાથી હાથમાં આવ્યો નથી ફક્ત જ્ઞાનથી જ એ હાથમાં આવી શકે છે જ્ઞાન એટલે પ્રકાશ એટલે મન અને મનને જે પ્રકાશિત કરનાર પ્રકાશ છે સ્વયં એ પ્રકાશ આપણને <coughs> આપણને અનુભવ આત્મસ્ત આપણે આત્મસ્ત થઈ જાય એનું રિયલાઇઝેશન કહીએ એટલે કે અનુભવ એ આપણે પાકો થાય એટલે કે પ્રાપ્ત થઈ જાય શરૂઆત થાય એની કે તરત જ આવી જાય છે એટલે જ્ઞાન દે કરીને જ મન વશ થાય છે બાકી નહીં હવે જ્ઞાન શું તો કે મન શું છે મન તો જ્ઞાન નથી તો એ જુએ છે કોણ તો કે જુએ છે જ્ઞાન જુએ છે અને એટલા માટે એનો પ્રકાશ એના પર પડે છે ઓ આ તો મન છે અને આ તો હું છું શું જે મન છે તેમાં હું હતો એ નહીં પણ હવે નોખો પડ્યો તેવો હું અને એને જોઉં છું એટલે આ મન આવું છે તેવું છે બધું વિચારો આવે ના આવે તેવો જોઈએ ને એમ એમ એ આપણે સંયમમાં આવતું જતું જાય બીજો કોઈ રસ્તો નથી મન સંયમમાં આવી શકે એ જ્ઞાનને જ વશ થાય સમજાયું અને આ જ્ઞાની છે જ્ઞાની પદ ખુલ્લું થાય ત્યાં પહેલાં સુધીમાં એ મનને ખૂબ ખૂબ રમાડે બહુ જ રમાડે દાદાએ એટલું બધું રમાડ્યું છે ચોપડી એમ બધું આવી ગયું થોડું થોડું બહુ જબરજસ્ત રમાડેલું કવિરાજે લખી નાખ્યું છે ને મનના ગોળ પર બેસીને આ હે આ વસ્તુ છે હું અને એમાં રમાડવું હોય તો રમાડી શકું મને ફાવ મારી રીતે હે રમાડનાર હોવો જેમ પેલું રમ રમ રમી શકે એવું રમકડું હોવું જોઈએ અને વિષયને ઉપર ઉપર ચડ્યા કરે એમ કર્યા કરે હે મરકટ મરકટ હે એ મન છે એટલે જ્ઞાનથી જ વસતા એ મન બીજું કોઈ એવું નથી અને જ્ઞાનીઓ યોગીઓ એના માટે બહુ માથાકૂટ કરે પુષ્કર કરે કશું કરે નહીં છતાંય આટલી માથાકૂટ કરે છે એટલે એમનું પુણ્ય એવું બધાય છે એમને કે એમને શરીરની શક્તિઓ ખીલે છે બધી એમાં ના નહીં અને એનાથી બીજા સંસારીઓને લાભ આપી શકે છે કરે પણ એ લાભ કેટલા અંશે મળે કે જેટલા અંશે એ એ શક્તિઓ કે વૃદ્ધિ કે એની પાસે જે કંઈ હોય થયું હોય એમાં એને એનું હું પણ અળગું થઈ ગયેલું હોય અળકાપણું જેટલું થાય એટલું બધા શક્તિઓને કામ આપે એમાં જેવો ભાર અને જેવો ભાર ઓછો એવો એના પર છે એ બધું બધા જાત જાતના સાધુઓ હોય છે બધા બહુ બધી રીતે બાકી જે હલકા સાધુઓ હોય એ બહુ જુદી એ મનુષ્યોના ટચમાં ના આવે એ તો પોતાની મસ્તીમાં રહ્યા કરે બાકી બધા તો બહુ એમાં એ બધો આપણો સંસારનો જ ભાગ છે આખો સમજાયું પણ એ વાત ન કરતાં આપણે તો આ જ્ઞાનની વાત કરીએ હં એટલે આમાં આ અવસર્પિણી કાર કહેવાય અવ એટલે ઉતરતો કાર સુખ છે તે ઓછું થતું તો એની જગ્યા બાકી હોય એ દુઃખ ભરી જાય એટલે સુખ ને દુઃખવાળું આ બધો ભાગ આખો ત્યાં આગળ કેવળ સુખ હતું ઓછું થયું એટલું પેલું આવ્યું એટલે પણ એ સતયુગ પૂરો થાય ત્યાં સુધી એક પાંચ દસ કલ્પવૃક્ષો હોય છે એમાંથી એક એક ક્ષણ થતું જતું જાય છે પાંચ ભાગ પાડો ને એ દસમાંથી નવ થાય આઠ થાય સાત થાય છ થાય પાંચ થાય સત્યુગ પૂરો થાય તારે પાંચ રહ્યા હોય તો એટલો ફળ મળે પાછું ત્રેતાયુગ ચાલુ થાય એમાં પણ પાછું ઓછું થાય પાંચથી ચાર થાય આવી રીતે અને ત્રેતાયુગ પૂરો થવાનો હોય ને તારે એ થઈ જાય બધા પૂરા દસ પછી તો તો હવે ખરવું શું તારે હવે તો આપણે ઈચ્છા કરીએ તો શું કર્યું મળેવા વૃક્ષોય નથી રહ્યા તો શું તો મહેનત કરવી પડશે હવે એટલે પછી મહેનતનો કાળ ચાલુ થાય સુખ ને દુઃખ બેઓનો દુઃખ વધે દુઃખ તો ખરું એટલે ત્યારે આ માણસોને શીખવાડવા માટે તે વખત આખો માણસનો વર્ગ છે ને અહીંથી આવ્યા સુધી જે અમુક પુણ્યશાળી હોય એટલો જ બહુ નાનો હોય મોટાભાગનો વર્ગ તો બધો જંગલી બધું જંગલમાં જંગલી પ્રાણીઓ જીવે તેમ માણસો જીવે આવું ચાલ્યા કરે અને એમ કરતાં કરતાં ત્યાં આગળ ઋષભદેવ ભગવાન અહીંયા આગળ આ પૂરું થવાનું તારે એ એમનું આયુષ્ય એટલું મોટું હોય એમ કરતાં કરતાં તારે હાજર થઈ જાય અને હાજર થાય એટલે બધાને ઓર્ડરમાં કરવા માટે શું કહ્યું હા વિશ્વ અને સંસારના કાયદાને આની બધા સરખા રહી શકે એવું કરવા માટે પહેલાં પહેલાં રાજા તરીકે એમ્પર પહેલાં આવે એટલે પહેલાં પહેલાં એમ્પરર રહીએ અને એમ્પરર થઈ ગયા પછી ત્યાં આગળ એટલું બધું શિસ્ત હોય છે કે અહીં આગળથી જન્મે તે જોડકા જન્મે છે બે ભાઈ ને બેન અને જોડકા ઉંમરવાળા થઈ અને લગ્ન કાળમાં આવે છે ત્યારે બે પતિ પત્ની કહેવાતા નથી એ જોડે સંસાર એમનો ચાલુ થાય છે અને સંસાર ચાલુ થાય છે જે કંઈ આયુષ્ય સુખતું બધું એ ત્યારે જ્યારે વખત આવે ત્યારે એમને આ એક જોડકાને એમને જન્મ થાય છે પાછો અને જોડકાનો જન્મ થાય ક્યારે છેવટે જ્યારે એમને જવાનો વખતે એને થોડો આગળ થાય વસ્તુ અને પછી જાય ત્યારે જોડકા પાછા એમનો એ રીતે કરે એવું ચાલે તંત્ર તે છેક દ્વાપર સુધી ચાલે છે અને દ્વાપરમાં દ્વાપરની ત્રેતા ત્રેતાનું દ્વાપર ચાલુ થવાનો થાય ને એ સાધો સાધા પહેલાં પેલા પરમાત્મા આવે છે શહેનશાહ આપણા ત્યારે એ પણ ભાઈબહેન તરીકે જ આવે છે અને એ એ ઋષભદેવ દાદા એટલે જ્યારે એમના પિતાજી પણ છે બધી રીતે એમ જ ચાલે તો સુમંગલાજી એમના પછી એ રીતે એમ કરે સુમંગલા કેવા એને બે જણા તે એમને ભરત ચક્રવર્તી જન્મે છે અને એની બેન એ બે જોડકું જન્મે છે શું બ્રાહ્મી હમ એ બે ઋષભદેવ ભગવાનના પહેલા બે હવે પેલામાં થાય છે આવું તો બન્યું નથી કોઈ દિવસે પરંતુ યોગાનુયોગ એ તોફાનને વાવાઝોડું ના અને એક જોડકું આવું એનું રક્ષણ કરવા માટે કોઈ મોટા ઝાડ આગળ કે પેલું નારિયેરી કે એ બધું ત્યાં રક્ષણ જાય છે ત્યાં આગળ બહુ મોટા પાંદામાં અમારે બહુ મોટા હોય ઝાડો બધા તે જાય અને બધું તોફાનમાં આમ કરતાં એક પડે છે મોટું ધડાક કરતું તો ત્યાં ત્યાં પડતો પડી જાય છે રામ આ લોકોને બહુ દુઃખ ના પડે હા દુઃખ ના પડે ફટ બહુ દુખ્યા માણસોને દુઃખ પડે બીજાને ના પડે <laughs> હું એને કેટલા અપરાધો કર્યા હોય તારે આ વસ્તુ એટલે એ થાય છે અને પેલી એકલી બની થઈ પડી જાય છે આવું બન્યું નથી કોઈ વખતે અને પહેલું એટલે લોકો તો ગભરાય છે આ શું બન્યું આપણે જોયું જ નથી કે સ્ત્રી એકલી હોઈ શકે કોઈ દિવસ ના હોય હા બન્યું ગભરી જાય છે બધા એટલે ઋષભદેવ ભગવાન પાસે જાય છે આ શું પ્રભુ અને આ કેટલી કલ્પાંત કરે છે કેટલું બધું કરે છે બધું કંઈક કરો કરો ઉપાય કરો અમે તો કંઈ જાણતા નથી આ શું છે શું નહીં હા તમને લોકોને ગુજરાતી વાંચો કે નહીં એલ્યા બોલો ને વાંચતા આવડે કે ના આવડે હં તો હું તમને એક પુસ્તક કહીશ એક બહુ પ્રખર જૈન છે આપણા એમને લખેલું છે ઋષભદેવ ભગવાન ઉપરનું તો કોઈક વાંચે નહીં તો તમારે શું કરજો એક દાડો ના કાઢજો કોઈ સારી રીતે વાંચે બધા સાંભળે પણ ધીમે ધીમે અને વચમાં પૂછવું હોય તો આપણે સમજ પાડવાની તો કરીશ બોલ પાડવું પૂછે સમજ પાડવી પડશે હા બરાબર બેન રહી પણ એના ગુરુ તરીકે સ્થાપત શું વાંધો છે આપણે આપણે હું એ જાણે હા પછી પછી પછી પછી એમ એને એને વર્ણન બહુ સુંદર આપ્યું છે મારા સરીબેનના સ્કૂલમાં અને એમના મોટાબેન રમાબેન બીચ કેન્ડી જો એમના ઘરમાં મેં જોયું ને ખુશ થઈ ગયો અમે બધા ભોજન લીધું મને સુવાનું અંદર મોકલ્યા અને એમાં ત્યાં જ પડ્યું હતું મેં જોયું એનું પછી પછી બહાર નીકળીને જતી વખતે પૂછ્યું રમાબેન આ પુસ્તક બહુ સારું છે મને આટલું સુંદર છે જય ભિક્ષુજીએ લખેલું છે જય ભિખુજી એટલે કુમારપાલ છે ને એમના પિતાજી આજે લગભગ એકસો દસ વર્ષ થયા એમને હં અને એ જૂનું તો છે નહીં પણ પેલું મારી પાસે અસલ હતું એમનું તે મને મારી મેં જોઈ લીધું હું ખુશ થઈ ગયો પછી એ મળે નહીં જૂનું એટલે પછી આ કુમારપાલજીએ એમને સો વર્ષ થવાયા અને તેમના પિતાજીને બધા લખાણો હતા એમને નવા લેવા માટે એમને રીપ્રિન્ટ આખું કર્યું આખી સિરીઝ કરી તે મને ખબર પડી એટલે મંગાવી લીધું આખું સિરીઝ મેં એટલે મંગાવ્યું તો એક સેટ મંગાવ્યા બે ત્રણ ચાર એટલે બા તો સાચવી રાખે પણ મારી પર રહે ને જે હા લઈ જા લઈ જા લઈ જા લઈ જા લઈ જા ખપે આપણું ખપતું હોય તો રાખીએ ના જેને કોઈને ખપે એને આપવું ખુશ થાય સમજે એટલે એ તમે જોજો તો તમને અમે વર્ણન કરીએ છીએ ને એ તમને સમજાશે મને તો આ તો વર્ણન કરું છું પણ મારા દર્શનમાં ને એટલું પહોંચે છે ને જોઈ શકું છું હમ એમાં મારે પાછળ નથી જવું પડતું પરંતુ અમે ઘણી વખત કોઈ કોઈ વખત કહ્યું છે આ સાહેબને પણ સાંભળ્યું છે એમને કે અમે ઋષભદેવ ભગવાનના સમયને અત્યારે જીવી શકીએ છીએ એ સમયે કારને બોલાવતા નથી અમે પણ એ અત્યારે એટલે આપણું વર્તમાનતાનું જીવન આવું છે એટલી બધી અંદર શક્તિઓ ખુલ્લી થઈ શકે છે અનુભવનો એ પ્રમાણ આખું છે વિસ્તાર છે આપણી જોવાની શક્તિનો હાનો હા આંખોનો નહીં પણ હા આંખો એ બહુ પજવ્યા છે આપણને એટલે આંખો એવી થઈ જાય ને એની શક્તિઓ એ બહુ છે એની શક્તિઓ આખું વિશ્વ સમય જાય અંદર આ બે જ કીકીઓમાં અને હિમાલય જો હિમાલય હોય એક તણખું મૂકે ને તો પેલું થઈ જાય ખાલી તણખું મૂકી દેતો અહીંયા એટલે હિમાલય નહીં દેખાય ને તણા ઓથે ડુંગર એવું કંઈક કહે છે આ લોકો તણું હાકી એટલી શક્તિઓ છે આંખોની સાહેબ એટલે વ્યવહાર રસથી હું ચંદુ ચંદુભાઈ છું એની કિંમત છે હું કહ્યું બોલ હે મયુર છે પણ કોનો દીકરો હા ચંદુભાઈનો દીકરો પણ તું તો મયુર છું ને એમની આખો તારી આંખો જુદી એક જ છે આંખો જુદી પણ હવે તું એને પપ્પા સાથે ના જોઉં તું એમને જીવી શકું જીવી શકું એમના કડક વહેણ તું જીવી લઉં તો જીવી શકાય આમ ફાર પાડી નાખે અંદર એમાં સમજો કે નહીં એટલે આપણી વ્યવહાર દ્રષ્ટિની આંખો સાહેબ સમજો કોણથી જે એટલી બધી શક્તિ છે અને અમે અનુભવી છે ત્યારે કહીએ છીએ તમને એ માસ્ટર કૃપા અને અમારું આ શરીરથી જીવન આ અમારે યોગાનુયોગ કોઈ સંજોગો વસાત ઘરમાં જ હતા અને જોયું કરે આ શું છે આ તેમને તરત જ લઈ જઈ ત્યાં શાંતાકુદની વાત કરું છું મારા મકાને લઈ જઈ તરત આ મારે ચાલો આ શું છે એ આમ અડધા કલાકની અંદર તો આમ કર્યા નામ સીધા કરી નાખ્યા અને કાકા હતા તેમનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે પરમાત્માનું થયું મને ખબર ના પડી અને તે આમ થઈ ગયું એટલી ઠંડ પડી કે સીધા નીચે ગયા હતા અમારે રૂમ નીચે તે ગઈ અને બસ સુઈ ગયા દીધા હવે અમને એમ કે અમને તો હતપત થઈને આ બધાને આજે કેમ ના ઠંડા પડી ગયા પડી ગયા હા સુધી હાજર નિંદ્રા આવી છે સવારે પછી તો તો જે ચૌદ વર્ષ ગયા છે એટલા મજબૂત ગયા છે અદ્ભુત એ દશા બહુ શરૂ બહુ હતી એટલે આપણી વ્યવહાર દ્રષ્ટિ એ આજ્ઞા આપી આજ્ઞા એટલે સંયમ શું કહ્યું આજ્ઞા એટલે હુકમ નહીં હુકમ નથી કરતા સંયમ તમને પ્રાપ્ત થયો તો તમે સંયમમાં રહી શકો એના માટે કહ્યું હવે તમે વ્યવહારથી તું કરવું ભાઈ અને તું ખબર છે કે શું થઈ ગયો શુદ્ધાત્મા થયો ને હવે તું માનતો તો તું બધું કરું છું વિચાર તું કરું છું આ કરું છું તે કરું છું બોલું છું હું છું ખઉં છું ઉઠું છું ફરું છું હરું છું આ બધું કરું છું તે તું નથી કરતો હકીકતમાં એક શક્તિ છે કરાવડાવે છે અને તું મારી બેહું છું તું આમ આપણી પ્રકૃતિ એ તે વખત આટલું વિસ્તારતી નહોતું ખાલી આપી દીધું કારણ કે અમે તો આવું ઠેકાણું જ નહોતું તે વખત પાંચ કહી દીધું બીજે બે બે દાડા પછી પૂછ્યું પેલું તમને ખ્યાલ છે ને પાંચ વસ્તુ સમજાય છે મેં કહું શું દાદા શું હા આ એક અનુભવ અનુશુદ્ધાત્મા બરાબર પણ એ હા લાવો કાગળ લાવો તો કાગળિયું તો બાજુમાં પડ્યું હતું અમારે તો કન્સ્ટ્રક્શનનું કામ ચાલે ને તે તરત જ મેં આપ્યું કારણ કે તે વખતે મારા ફાધર આ ધરતી પછી એમને વિદાય લીધી હતી અને આ હું તેસઠની વાત કરું છું એમને એમનું સામાન ના તેસઠમાં અને બાપુજી ગયા અઠ્ઠાવનમાં હા તો હા એમની હાજરીમાં પિતાજીના એ પિતાજીના એમની હાજરીમાં જ થયું હતું મેં કહ્યું ને કે ગમે તેવું હોય તોય તારે તો તે વખત ગરબડ થઈ ગઈ હતી કનુભાઈને પિતાજીને કનુભાઈ નથી થઈ પણ પિતાજી જ્યાં ગરમ થઈ ગયા હતા મેં કહું કર્યું કશું નથી સારું કરવા જઈએ આ શું થાય છે કે શું શું કરવા ગયા શું શું થઈ ગયું શાક ભેગી બિયરી બફી ગઈ તે પહેલાં દાદા તે વખત કુદરતી હાજર ઉપર હતા રસિકભાઈને આપેલું રસિકભાઈ હતા અરે આ બાપુજીને ધનુભાઈ બોલે છે બધા જુઓ દાદા એમ કહેવા કે હા ચાલો હું આવું છું કે તો ઉપરથી આ નીચે થાય મારો હાથ પકડ્યો એવું છે આ ઉઠીને લઈ ગયા ઉઠાઈને લઈ ગયા બે બહુ કળા કરે બહુ જ્ઞાની પુરુષ એમની પાસે એટલી બધી કળાઓ હોય છે કે સામાન્ય મનુષ્ય ન સમજી શકે એમનું ગજુ પણ નહીં કોઈનું નહીં તો પહેલી બુંદમાં બગડ્યું હોય તો ખલાસ થઈ જાય પછી ગમે તેટલું અમને અમૃત નાખે તો કશું વરે નહીં એ ગળા જોડે જોડે રહેલા હોય આને બહુ મુશ્કેલ છે એટલે અમે એના પરથી અમે આ બધું કહીએ છીએ તમને હા તે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ અને કર્તૃત્વ કરનાર કોણ છે ભગવાન છે આપણે છીએ કોણ છે હું અને ખોરી કાઢો એને આવું કરાવે છે મને ભગવાન ભગવાન ઉઠાઈ લો લો બોલો આવું દાદા કર્યું છે એમને એમની પોતાની જીવન જેવું ગયેલું હા કહે અમારા અમારામાં બધી શક્તિઓ હતી અમે ટેકાઈ શકતા હતા ભગવાનને કહે હવે આપણે આ વાછા ભરીએ તો આપણે થઈ દઈ છીએ અને આપણને હું બધાને શીખવાડું તો ના કેમ ટેટકાવાય હનુમાનજીને મારું જ્યાં મંદિરમાં જઈને ટેટકાય ને કે શું સાહેબ આટલી તમારી ભક્તિ કરવું હોય કોઈ બધું કરું શું કરો તમે આ મને સંભાળતા જ નથી સમજ્યા ને છતાં આ બે દ્રષ્ટિ એ શક્તિ એ એમની સ્વતંત્ર શોધ છે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે ઘરવાળા સંબંધ આ લોકોને આજે બધા સાધુ ધર્મમાં આવી જાય અને ઘરનું જીવન જીવે અને એ જ્ઞાન પ્રાપ્ત થાય એ તો ઘરમાં રહીને સાધુ ધર્મ કઈથી લાવવાના કોણ લાવે આ કપડાં પહેરવીને પાછળ આવા સાધુને ના ચાલે પોતી હોય આ હોય તે હોય એક નામ કર્યું હોય બસ એ રાખવું પડે હા પણ છેલ્લે એ છૂટી જાય આપણે આ આજ્ઞાધર્મ છોડાવી દેશે બધું સમજી લેજે ભાઈ અત્યારથી થારી વાસણ બધું રાખજે પણ પછી તો તે આ થારી બા આ કોઈ આવે આ ભિક્ષામ દેહી અને પછી પાણીમાં જઈ કશાની જરૂર ના પડે દસ ઢોળા પાછળ સાચવાની કશી નહીં આ દશા આવશે ભાઈ જઈશ વાંધો નહીં આવે તને કરપાત્રી કહેવાય કરપાત્રી પાણી પીવાનું ખાવાનું આ વાહણ આ એટલે ગભરાઈ ગયા છું પણ તારે આપણે જુદા જઈશું પણ બસ જુદું આ બધાને આપણે આવવાનું તો આ આજ્ઞાનો ધર્મ આજ્ઞાનો ધર્મ એટલે સંયમ પરિણામમાં સંયમ પરિણામ પ્રાપ્ત થયું પણ તમે સાચવી નહીં શકો કારણ કે તમારો વ્યવહાર છે બધો એટલે અમે તમને આ આજ્ઞામાં આપી દઈએ છીએ એ પ્રમાણે જીવી જાઓ જાઓ એટલે એમનું અનુભવ આખો આપણને આજ્ઞામાં મૂકી દીધો આખો અનુભવ જાઓ અમારો અનુભવ તમારા હાથમાં આપી દઉં છું શું કહે છે આખો અનુભવ આ વસ્તુ નથી આપવા લેવાની છતાં બને છે આ બની શકે નહીં એટલે આ કળિયુગનો મોટા આવું આશ્ચર્ય બન્યું છે એ આદિનાથ એવું બન્યું બોલો બહુ મોટું આશ્ચર્ય બન્યું પાંચ આજ્ઞા એટલે પોતે પોતાને જ મૂકી દીધા હું તને કહું તું મને ભાઈ સંભાળજે મારું આવો વખત આવો છે તો તારા ખોરામાં મારે માથું મૂકવું પડે છે મારું સંભાળજે હા પછી તું સાચું તોય તું જાણે ના સાચું તોય તું જાણે હા કરી શકાય આપણાથી ના કર બહુ મુશ્કેલ બહુ અઘરું છે માથું લઈ લે કોઈ માથું મૂકવું જેવી તેવી વાત છે એમને આપણને આખા નખા મૂકી દીધા આવી દાદાને આપણે જીવી જાણવા તે આપણું ધર્મ ના થઈ પડે હે અને આપણી ફરજ ના થઈ પડે મરજી તો પામી ગયા કે હું શુદ્ધ આત્મા છું મરજી જેને પામી ગયા એને ફરજ ના હોય પરંતુ આ વ્યવહાર બાકી રહ્યો છે એને ફરજમાં મૂકવો પડે છે તે આજ્ઞા ધર્મની ફરજમાં શામાં એમાં ફરજમાં મૂકો એ આપણું આપણું ફરજિયાત હવે એમાં આપણી મરજી કરી નાખવી પડે કે મારી મરજીપૂર્વકનું આ ફરજિયાત પણ આગના ધર્મથી મારે જીવવાનું છે કરો ભાઈ તો તમે જે જાણો તે પણ હું તો આ જીવવાનો જાઓ એટલે ચંદુભાઈ પહેલા દિવસથી દેવચંદભાઈ આ કનુ અને આ સુશુદ્ધ આત્મા બસ કમ વોટ મેં વચ જે આવવું હોય તો બહારથી આવો વચમાં આવો ગમે તે આવો પણ હું ન કરું બસ મારે કંપની શું કહ્યું કનુભાઈ એના જેવી કંપની મને બીજી મળશે નહીં કોઈ એટલે બસ આવવાનું બધું આવશે પણ છતાંય અમારા બેની વચ્ચે ફાડ નહીં પાડી શકે ના એ બધા <laughs> અને બહુ પાર વગર <laughs> થોડા થોડા હવે તો કા હાધુ થઈ જવાનું શું કરે શું છે હું સુખી ઘેરથી આવેલા સુખી ઘરમાંથી આવેલા તે પછી હેરાન તો થઈ જાય ને હવે હેરાન તો થાય એમના પપ્પાજી સુધી ખબર પહોંચી ગયેલી હજુ એટલે ખરું ને બહુ આખા આખા ખેડા જિલ્લામાં ચરોતરમાં એમના પપ્પાજીનું નામ આમ તો ઇન્કમ ટેક્સના વકીલ પણ સુવાસ બહુ લગભગ ખેડા જિલ્લાની નેવું ટકા બધા લોકો એમની પાસે જ આવે અને મોટા મોટી કંપનીઓ બધી છે બધે મોટા મોટા પણ હતું અમને મજા હતી હવે બીએ થયા ને તો પપ્પાજી કોલેજના પેલા એમાં બળો મુખ્ય જ હોય એટલે શું થાય હાચે હાથ થયેલા સ્કૂલમાં હોય એટલે માસ્તરને કોઈ ઊંધા ફરે એટલે સહી છાંટે એવું બન્યું છે અને પછી કોઈક સાહેબ આપણે કોઈ સહી છાંટી પછી કોને છાંટી આ આ તો ઊભા થઈ કે બે છાંટી હા એ બધો વ્યવહાર બાકી આપણે આપણે પોતાનો વાલો વાલો કરીને લાયા છીએ ખાસી રીતે એની જોડે સ્નેહ કર્યો હતો એ સ્નેહના તંતુઓ બધા નબળા પડી જાય ને એટલે કુદરતી બની જાય માનવ છે મનુષ્ય છે ભગવાન લઈને ફરે છે અંદર શરીરની અંદર આત્મા તો એ કુદરતી પણ થઈ જવું જોઈએ એવું તો કુદરતી જીવન તો જવું જ જોઈએ ને જન્મ્યો તાર કુદરતી હતો ના જીવનમાં આગળ વધ્યો એમ કુદરતી કેમ ન થઈ ગયો અકુદરતી બધી રીતે કુદરતના કાયદા કાનૂન આપણે સમજીએ નહીં અને પરાય નહીં કઈ જાતનું માણસનું જીવન હમ ત્યારે એ વસ્તુ છે પરંતુ આપણી ઓળખાણ પડી જાય છે પછી જ આપણે કુદરત સમજાતું જાય છે એમ અને વ્યવસ્થિત શક્તિને કુદરત એ સિક્કાની બે બાજુ છે વ્યવસ્થિત શક્તિ એની જગાએ છે પરંતુ એ એમાં આપણે ભરાઈ પડેલા તે આખી જીવન દરમિયાન આપણે ચલાયા કરે અને આપણા જીવનમાં એ આપણી અંદર સોફ્ટવેર હોય નહીં તો આ બહારનું હાર્ડવેર કામ ના કરે આ પાંચ ઇન્દ્રિયો એટલે અંતઃકરણ એ સોફ્ટવેર છે આપણું અને પાંચ ઇન્દ્રિય બધું બહારનું કોમ્પ્યુટરને બધું ગોઠવેલું છે સોફ્ટવેર તારે કોમ્પ્યુટર એ તો એ શું એ પડદો શું કામ કરવાનો હતો કામ કરે હા માણસનું કોમ્પ્યુટર તો ગજબનું છે અને પેલું બધાનું ભેગું કોમ્પ્યુટર એમાં બધા ભરી પડેલા છે ત્યારે સમષ્ટિ એટલા માટે સમષ્ટિ એટલે કે વ્યષ્ટિ એટલે વ્યક્તિ માણસ અને સમષ્ટિ એટલે બધા આખા દુનિયાના માણસનો સમૂહ અને એને ચલાવનારી એ શક્તિ દરેક અંદર ભરાઈ પડેલા છે પણ એકલા નથી એકબીજાથી ગૂંથાઈ ગયેલા છે અને ગૂંચા એટલા બધા ભરી ગયા છે કે પતંગનો દોર ગૂંચો વાળી જાય ને અને જ્યારે તરફ ચડી ગયો પતંગ ચડાવવાની તરફ પર ગૂંચરું પડી ગયું <laughs> એટલે આવું થાય છે એટલે સંભાળ નિકાલ કરવાનો કયો સંભાળ નિકાલ એટલે કરતું ધીમે રહીને ધીમે ઉકેલ ગુજરાત આમ આમ કરીને ધીરજ રાખજે રાખ ઉકલશે અને ઉકલશે નાના હતા ત્યારે કેવું કે પિલ્લા હોય અરે કોઈનો જો દોર આવ્યો હાથમાં તો ફાઈ જતા હતા આપણે તો ચાલો આમ આમ આમ કરી પતંગ ચડાવી હતી ને હા મોટો મોટો મોટો એટલે પાંચ આજ્ઞા સંયમ પરિણામમાં રાખે એને પાંચ આજ્ઞા કહ્યું શું કહ્યું એનામાં એવી બળ છે શક્તિ છે દાદા ભગવાન પોતે છે એટલા માટે પરંતુ આપણે એને એ સંયમ પરિણામમાં રાખવા દેવા જોઈએ એટલે આપણે વ્યવહાર લઈને આવ્યા છીએ તે સંયમ પરિણામે ગાંઠીએ નહીં એવા થઈ ગયા તેવું ના કરશો એને ગાંઠવા ના કરશો એને ઉડતા એવી રીતે કરી નાખો આપણે આજ્ઞા એમને એવી રીતે રોવામાં કે એ આપણે એને ના ગાંઠીએ તો આપણને ગાંઠતા કરી દે એટલું એટલે વાંદરીના બચ્ચા જેવું પકડી રાખો દાદા ભગવાન તો કેવા એમની કેવી શક્તિઓ છે પણ આપણે એમને વર્ગી પડેલા છે આપણે હું થવું તમે નિર્ભય રહો માદરીનું માદરીનું બચ્ચું ગભરાય છે જરાય એ મોટા કૂદકા ઝાડથી મોટા મોટા કૂદકા મારે તો ગભરાય છે થોડું એને એમ છે કે હું પડી જઈશ તો રસ્તામાં એ તો મારી મા જાણે હું મારે શું છે તે સીધી વાત છે ને એવું એટલા માટે દાદાએ કહ્યું છેલ્લી ઘડીએ કે હવે તમે મને વર્ગી પડજો આ પાંચ આજ્ઞા એ વર્ગી પડવાનું એટલું જ કહેવું છે એમને હા અને ખાસ શું જો હાથે કેવા મજબૂત કેવું પકડી રાખ્યું છે નાનકડું કુમરું બચ્યું હમ અને પગથી પણ કેવી બરાબર આ બધું અને આમ આમ કરે ખરું પણ જ્યારે ડર નથી લાગતો એને પેલી એની એની મમ્મી એને હે ડાય એને જબરજસ્ત એવું કહ્યું દાદાએ અને મોક્ષની કેડી કઈ દેવચંદભાઈ કેવી રીતે ખબર છે કારણ કે અહીંયાથી થયું અહીંયા થયું ને જે સીધો માર્ગ હતો તૂટી ગયો અને કડિયુગ આવ્યો એટલે વચમાં ખાઈ પડી ગઈ એટલે હવે આપણે જવું છે અને અહીંયા આમ છીએ લાખ બધું કરીએ કશું વળતું નથી કરી કરવું કેમનું આવે અમે આમાં જોડાય બેનું કેમનું તો કે આ એમ પટેલ રૂપી એમની પોતે બ્રિજ તૈયાર થઈ ગયો એને કેડી કહી કેડી એટલે કેડી એટલે તમે આની પર નીકળી જાઓ જાઓ એટલે પેલી બધ જાઓ એટલે એ બધું મોક્ષનું ભાગ છે જાઓ નહીં તો આમ તો કૂદકા મારે તો ના જવાય હં પણ તમે કૂદકાના શોખીન છો બધા મારા આમ કરતા હતા ને તો બચ્યું છો કેમ ના કરવાના હતા એટલે મને વર્ગી રહેજો કે હું કહી હું હતો ત્યાં સુધી તમને બહુ મેં પકડ્યા પણ મોટા થયા વજન તો મારાથી કેમ ના પકડીને તમારે મુકાય તમારે અહીંથી અહીં જવાની જ તાકાત નહીં અરો ફરો કરો બધું કરો પણ તમે એની જોડે ના હસો પડશો આટલું જ કહ્યું હું છું ને કે તમારી જોડે ત્યારે હવે દસ વાગ્યા છે છોડી દઈએ આપણે દાદા ભગવાન બેસી ગયા આજ્ઞામાં ભેદ જ્ઞાનથી છૂટું પાડ્યું પછી કંઈક છે એ મને યાદ નથી પણ કે વેદક આવ્યું વેદક ક્યાંથી આવ્યું એ વસ્તુ બહુ જુદી છે આપ પછી એવું કીધું આત્મા પોતાના સ્વભાવને વેદે છે ત્યાંથી વેદા તો દાદા હું તે દાડે તમને બહુ પ્રણામ કરીને એટલું બધું હરખના આંસુ આવી ગયા ભગવાન આત્મા વેદે છે એવું તો કોઈ મને નથી ના દરેક મહાત્માને વેદન પોતાનું તો દરેકને સમજ પડે છે કે મારું જો આ જળમાં છે તે મારું વેદન છે પોતાનું પોતાના માટેનું પોતામાં સમાયેલું એવું તો જાણે છે પરંતુ સ્પષ્ટતા આવી નથી એમાં એ આપણા વ્યવહારને લીધે એ ફાઇલોના સંભાળ નિકાલની જેટલી કચાશ રહી છે એટલી સ્પષ્ટતા નથી આવતી એટલે કે સ્પષ્ટ સ્વસંવેદન એટલે કે આપણે દુઃખનો અભાવ થઈ ગયો પણ સુખનો સદભાવ આપણે અંદર હોવો જોઈએ કે આ પૂતગલ અને શુદ્ધાત્મા બેની વચ્ચેનું બંનેના વેદનો છે તે સુખનો સદભાવ અંદર એવો હોવો જોઈએ કે ભેદ જ્ઞાન મળ્યું છે તે વિજ્ઞાન સ્વરૂપે આપણામાં આખું પરિણમે પરિણમે એટલે ભેદનો ભેદ આપણને ખુલ્લો થાય સ્વ સંવેદન છે ને સ્વ પોતે સ્વ છે તે સ્વ છે એટલે એટલે એને વેદન વારો જ હોય કારણ કે પથરો નથી મોટી વાત છે એટલે એનું એનું તો સુખ સુખનું એ તો સુખનો કંદ છે આખો અનંત સુખનો કંદ છે તો સુખનો કંદ છે સુખનું વેદન તો હોય જ ને એને પોતે પોતે વધારે પોતે નથી વેચતો એનું સ્વભાવ છે એ તો અને ત્યાં આગળ જેનું વેદન છે વ્યવહારનું ફાઇલનું ત્યાં આગળ એ સુખ દુઃખનું મિક્સચરવાળું છે એમાંથી આ આજ્ઞાધર્મથી આપણે સંભાવ નિકાલ જેમ જેમ થાય તેમ તેમ દુઃખનો ભાગ ઓછો થતો જાય આ એમ કરતાં કરતાં એવું આવે ને કે પેલું સુખનું સંવેદન પોતાનું છે ને તે આના કારણે આપણને સ્પષ્ટતા એમાં આવે એટલે અનુભવ આવે અને સ્પષ્ટ સ્વસંવેદન થાય અને એ અનુભવ પ્રમાણ છે આખું હમણાં ભાવચંદ્ર આચાર્ય સાહેબ અમને બહુ કહે સાહેબ આ સ્પષ્ટ સ્વસંવેદન એના માટે જંખ્યાર કરું છું કે છે આચાર્ય ભદ્ર પેલા શું કહ્યું ભાવચંદ્ર મુનિ સાહેબ એમને મળી રહ્યા ત્યારે બહુ સિન્સિયર છે પણ હા થોડું શરીર વેચતું નથી એવું નથી એને સુખ દુઃખનું વેદન તો હોય ને એનું એમાં જેટલું ભરી લાયા છે પ્રમાણમાં હોય જ તો કારણ કે નિશ્ચય એ હવે એ શું છે કે નિશ્ચેતન ચેતન છે સમજાયું ને એટલે એનું મિશ્રપણું હતું ને એ નીકળી ગયું એ ગરબડવાળું હતું બેને ભેગું કરી નાખતું હતું તે નીકળ્યું એટલે નિશ્ચેતન ચેતન રહ્યું આપણું ચોખ્ખું એટલે પ્રતિષ્ઠા થઈ ગયેલી એની અંદર ચેતનની એટલે ચાલે છે ત્યાં સુધી જીવે ત્યાં સુધી એવું રહ્યા કરે છે શું એક ચાવી ચડી ગઈ એટલે પેલું જ્યાંથી ચાવી પૂરી ના થાય ત્યાં સુધી ચાલ્યા કરે એવું છે એ તો એ તો આપણી ચડાઈ લઈને આપણું જ છે એટલે એને કહ્યું ને કે ચેતન એને કહી લેવા દેવા નથી બે જોડે જોડે છે નોખું છે પણ આ અને મારે રમકડું ગમે હું ચાવી કેટલું મજા આવે જોવાની મને એવું આપણે જ આપણને જોયા કરવું પડે આપણી બધી તોફાન જે હોય છે એને એને ઉડતું એ ખુશ થાય એને શરમય ના આવે એને ખાનગી રીતે એને રમવું હોય તો શરમ ના આવે એને કે મને જોવે છું ખુશ થાય એટલે પછી એને રમવાનું પછી નોર્મલ થઈ જાય સારું થાય જય સચ્ચિદાનંદ આ ગપ્પા માર્યા થોડા